એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું તમારો વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર બેંગ્લોરમાં બેઠા બેઠા સંજય વાર્તા સાંભળે છે આવો આવો સંજયભાઈ અને આમ અમદાવાદમાં બેઠા બેઠા સુહાસીની પણ વાર્તા સાંભળે છે સાંભળો ત્યારે આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે કાળી વાદળી <laughs> ચીન દેશમાં એક બાદશાહ થઈ ગયા બાદશાહ આ બાદશાહ ઘણા કડક હતા ગુમાની પણ ઘણા ઘણા એમની વાતમાં કોઈથી બોલાય નહીં હો વાત ખોટી છે એમ તો કહેવાય જ નહીં એમ કહે તેનું માથું કાપી નાખે એવા બાદશાહ કડક આ બાદશાહને બીજો એક મોટો શોખ હતો કયો શોખ ખબર છે હીરા મોતી ખરીદવાનો શોખ એ માટે પૈસા જોઈએ એ માટે મોટા કરવેરા નાખ્યા હતા એમણે લોકો તો બિચારા દુખી દુખી થઈ ગયા પ્રધાન પાસે જઈને કહ્યું અમે આટલા બધા કરવેરા નહીં આપી શકીએ અમે રાજ્ય છોડીને ચાલ્યા જઈશું લોકો રાજમાંથી જવા માંડ્યા હો પછી તો કે આટલો તો કાંઈ કરવેરો ભરાતો હશે એ વાત રાજાએ જાણીને પ્રધાનને બોલાવ્યા અને પૂછ્યું કે લોકો આપણા રાજમાંથી જતા રહે એ કેમ જાઓ અમે તમને અમારા રાજમાંથી કાઢી મૂકીએ છીએ હવે એક નવા પ્રધાન આવ્યા હો ભાઈ લોકો તો નવા પ્રધાન પાસે ગયા અને કહ્યું કે અમારા કરવેરા માફ કરાવો પ્રધાન કહે સમય આવવા દો સમય પછી તો ભાઈ છોકરાઓ એક દિવસની વાત છે બાદશાહ અને પ્રધાન ફરવા નીકળ્યા છે નગરની દૂર દૂર પહોંચી ગયા છે એવામાં આકાશમાં એક કાળું ભમ્મર વાદળું દેખાયું હો બાદશાહ બોલ્યા પ્રધાનજી જટ ભાગો વરસાદ આવશે વરસાદ આવશે પ્રધાન કે મહારાજ એ વાદળું આપણી હદમાં નહીં આવે બાદશાહ કે કેમ પ્રધાનજી કે વાદળું સમજશે કે આ દેશના લોકો દુખી છે આવા દેશમાં જઈશું તો આપણે પણ દુખી થઈશું બાદશાહને ચડી રીસ હોઠ પીસીને બોલો અમારા દેશના લોકોને દુખી કોણ કરે અમે એને મોતની સજા કરીશું કોણ છે પ્રધાન કે હું કહીશ તો પણ આપ એનો નાશ નહીં કરી શકો ના ના ના અમે એનો નાશ જરૂર કરીશું બાદશાહે તો કહ્યું હો ભાઈ એટલે પ્રધાન કે મહારાજ આપણા રાજમાં ભારે કરવેરા લોકોને ભરવા પડે છે લોકો જે કમાય તે કરવેરામાં આપી દેવું પડે છે પછી શું ખાય અને શું ખરીદે બાદશાહ કહે તો કહેતા કેમ નથી જાઓ આજથી બધા કરવેરા માફ કરી દો પછી તો ભાઈ પ્રધાને બધા કરવેરા માફ કરાવી દીધા એટલે જ તો કહ્યું છે ને વેણ જોઈને નદી તરવી સમય જોઈને વાત કરવી તો છોકરાઓ તમને આ વાર્તા સાંભળવાની મજા પડીને ભાઈ બટુરી આવો ચલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો